કરતા નથી બધા અમને મળ્યા તેમને મળ્યા અમની વાત કોઈને અવગણવા થવું નથી તત્વ વાત સમજવાનું છે અને વાત સમજીએ તો બધાને આપણે સમજી શકીએ ત્યાં સુધી આપણે આપણી સમજે આપણે રહ્યા જ કરીશું આ બધું ચાલ્યા કરે છે પ્રતિષ્ઠિત આત્માના દ્રવ્ય ગુણ પર્યા કેવી રીતે હોય તમે પૂછ્યા ને તે સમજાવ પ્રતિષ્ઠિત આત્માના દ્રવ્ય ગુણ પર્યાય એને ના કહેવાય એટલે તમે આગળ બીજો પ્રશ્ન કર્યો છે કે આપતાવાળી ત્રણમાં પ્રતિષ્ઠિત આત્માના પર્યાય અશુદ્ધ થયા છે એમ કહ્યું છે કે પછી ઉપર નીચે લખો છો બીજા પ્રશ્નોમાં તો નિગોદમાં કર્મોનું આવરણ હોવાથી વ્યવહાર આત્માના પર્યાય મૂળેથી જ અશુદ્ધ થયા છે કે કેવી રીતે અશુદ્ધ થયા છે તે સમજવું છે તમારે એટલે આ તમારી પર પડઘા બધું આવું કરાવે આપતવાળી ત્રણમાં આપતવાળીમાં જે આવ્યું છે વાંચીએ છીએ સમજાય નહીં એટલે પૂછીને એનો ખુલાસો કરી દેવો જોઈએ સમજાયું આપતવાણીઓ ખરી રીતે તો તમે દાદાને મળ્યા છો રાજેન્દ્રભાઈ દર્શન કર્યા છે ને સંભળાતું નથી નથી કર્યા હવે વાંધો નહીં એટલે આ પૂછીને સમજવું પડે એટલે આપણી સમજ પોતે રાખી રહી છે અને તમે જ્ઞાનમાં બેઠા બધું થયું છે આ વસ્તુ રહી ગઈ છે કાંતિભાઈ સમજાય છે આ તો પુણ્યશાળી છીએ તે વખત દાદાએ તો આપણને આપણા પુણ્યને સાબુત રાખ્યું એ દાદા ભગવાને રાખ્યું આપણે નથી રાખી શકેલા એવા કોઈનામાં તાકાતના શક્તિ નહીં મળે એ કંઈ આપતા બધું તાકાત શક્તિ નથી તારો તેમને પકડ્યા બધા એને કે કંઈ કંઈ થાય એમની ઉંમરમાં હસવાઈ રહે એટલા માટે કહ્યું પણ પછી હાથે હું તેમના હાથમાં આવી ગયું સમજવું જોઈશે એ હતા ત્યાં સુધી બધું જ પછી શું શું આમ મારી આમ જોઈએ માં ના હોય તો બચ્ચું મોટું ના થાય ના ના થાય કે છે હે શું કહ્યું માં ન હોય તો બચ્ચું મોટું તો થાય કુદરતી પ્રોસેસમાં પણ સંસ્કાર વગરનું પણ થઈ શકે ના એવું ના બોલાય આપણાથી એવું ના બોલાય તો બચ્ચું પોતાનું લઈને આવ્યું છે પણ થોડું હોરે ખરું છે હોરે ખરું મહેતા સાહેબ કહે છે અમને હોરે કહે છે નહીં મનમેન હોરે નહીં આપણે બધાને અનુભવ છીએ તો બધાને અનુભવ હોય એટલે રાજેન્દ્રભાઈ પ્રતિષ્ઠિત આત્માના પર્યાય અશુદ્ધ થયા છે એમ કહ્યું છે એમ પ્રકાશ્યું છે આપણે કહેવાનું શું કહ્યું જયારે આપતાવાણી વાંચો ને ત્યારે આવી રીતે જોવાનું તો એ દાદા ભગવાન જોયા નથી છતાં એમનો લાભ મળશે તમને ખ્યાલ આવે છે પરંતુ આપણે બીજું વાંચીએ છીએ પ્રમાણે આને વાંચી જઈએ છીએ બહુ મોટો ફેર છે આખો એ તો જીવતું શાસ્ત્ર છે આખું આ કામનું ચેતન શાસ્ત્ર છે સમજ્યા અને શાસ્ત્ર એમને રચ્યું નથી એ રચનાર હતા જ નહીં એટલે પ્રકાશ્યું છે એમ કહેવું પડે શું કહ્યું કરતા ખરા ને રાજેન્દ્રભાઈ શું કહ્યું બોલો એટલે પ્રકાશનું લખાય ખરું ને એમને પ્રકાશ કરનાર ના બે રીતે થાય અકર્તા કરતા જ કુદરતની આખી અદભુત મહેરથી બહુ એની મહેર કુદરતની હોય એમના પાસે એ કરતા સ્વરૂપે બધું પ્રકાશી શકે કરતા એટલે કરનારા નહીં એવા કરતા કરનારા મહેતા સાહેબ કરતા એટલે કરનારા નહીં એવા એ કેવી વાત લાગે આજે મૂક્યા કોઈ જરા ગરબડ લાગે નહીં કેમ એમ ગંભીર થઈ ગયા કરતા એટલે કરનારાને એવું કહેવાય ના કહેવાય જો એમને શું સુધાર્યું એવું બોલાય તો નહીં જ ને હે કરતા એટલે કરનારું એવું કહીએ તો ચાલે શું કહો ને કાંતિભાઈ કરનારું કરનારા જવા દો આપણે ત્યાં તો કે ના એવું ઇન્સલ્ટ ના કરાય કે છે પણ કરનારું જૈનો સમજી જાય આ કરનારું કોને કે છે રાજેન્દ્રભાઈ સમજ્યા એ પૂદગલ પૂદગલ ન્યુટ્રલ છે ન્યુટ્રલ છે કેવું છે ન્યુટ્રલ પૂદગલ તો પણ બલબલા મરદોનો ઠેલો મારે એવું છે ગમે તો વખત મને મોટો પૂરો કહેવાય રાજેન્દ્રભાઈ એટલે અશુદ્ધ થયું છે આ વસ્તુ આગળ પાછળ છો નિગોદમાં પછી તમે ક્યાંથી લાયા એટલે પછી કોઈને વાંચીને આ બધું મુશ્કેલી કરી દેશે નિગોદમાં કર્મનું કર્મનું આવરણ હોવાથી એને કરવાનું આવરણ ના કહેવાય એને પરમ બે શુદ્ધિ કહેવાય શું કહ્યું હા પરમ બેભાનપણું કહી દેવાનું એ નિગોદ કહેવાય હોવાથી વ્યવહાર આત્મામાં પર્યાય મૂળથી જ અશુદ્ધ થયા છે નિગોધમાં કર્મનું આવડ એવું એને કમ્પેર કરવાની જરૂર નથી એટલે કમ્પેર થાય જ નથી નિગોદને વ્યવહાર સમજાય છે નિગોદે તો ત્યાં વ્યવહાર જ નથી વ્યવહાર તો ક્યારે કહેવાય કે નામ રાશિ કર્મ છે ત્યારે ગમે તેવું હોય તે શરૂઆતથી નામ પડતું પડતું પછી એ વિકાસ થતું જતું જાય એ નામ કર્મનો વિકાસ થાય છે જાતિ જાતિ સ્વરૂપે એ નામ કર્મમાં બધું આવી ગયું રૂપે આવ્યો ને રસે આવ્યું સમજાયું અને જન્મે પછી સ્પર્શ અને ગંધ બે આવે જન્મ્યા પછી ફળમાં આવું છે પણ નામ રાશિના ચારેવ ગતિમાં લપ ચોરેસ વીરામાં બધા પ્રકારોએ કરીને આપણને ભટકાવડાવે એ રૂપ રસ છે અંદર એટલા માટે અને ગંધને સ્પર્શે કરીને ભટકાવડા આવે તારે નામ રાશિમાં વ્યવહાર રાશિમાં આવે તો ના આવે હમ સમજાયું એટલે રૂપ છે પણ કેટલી બધી નીચી કુર્તી છે એટલે નિગોદ એવું નિગોદ કંઈક શબ્દ આપવો પડે ને શ્યાદવાદ વાણી કહેવાય શ્યાદવાદ વાણી એટલે શું કે વ્યવહાર એટલે બધી રીતે સમજાવવો પડે વ્યવહાર છે તે અને વ્યવહાર નથી તે વ્યવહાર ના કહેવાય પણ વ્યવહાર છે તે નથી તે નથી સ્વરૂપે નથી પરંતુ વ્યવહારમાં આવશે ત્યારે વ્યવહાર સ્વરૂપ રહેશે એમ કહેવાય છે એટલે એની અસ્તિત્વ છે જ એટલે બહુ સમજવાનું રાજેન્દ્રભાઈ આપ સમજાય કે નહીં એટલે પ્રતિષ્ઠિત આત્માનો મતલબ જ વિભાવિક આત્મા વિભાવિક આત્મા વિભાવિક આત્મા શુદ્ધ હોય જ નહીં કોઈ દિવસે સમજાયું ને એ અશુદ્ધ હોય અશુદ્ધ અને વિનય ધર્મનું મૂળ છે એટલે વિવેકપૂર્ણ વિનય માનવ સ્વરૂપે હોય ખુલ્લો થાય ત્યારે એ હિત અહિતનો વિવેક સમજી શકે સમજાય છે તારે એ ભાવાભાવમાં આવી જાય છે પાછા પણ અશુદ્ધ તો છે જ અશુદ્ધનો હતો જ ભાવાભાવ અશુદ્ધ અને શુદ્ધ બે મુખ્ય કયા અને અશુદ્ધના બે ભાગ પડ્યા ભાવ અને અભાવ બે હવે સમજાયું હે એટલે આ દ્વંદ્વ ગુણવાળી પ્રકૃતિ થઈ ગઈ અને ત્રીજામાં તમે પૂછો છો તેમજ આ પર્યાયો શુદ્ધ કરવા એટલે કે ફાઇલોનો સંભાવ નિકાલ છે એમ સમજવું શુદ્ધ કરવાનું તો હોતું જ નથી આપણે કરવા પણ આમાંથી છૂટી ગયા છીએ પરંતુ એ શુદ્ધ થયા કરે એના માટે આજ્ઞાધર્મના પુરુષાર્થથી ફાયદોના સંભાવ નિકાલમાં છીએ આપણે શુદ્ધાત્માની દ્રષ્ટિ સાથે શુદ્ધાત્માની દ્રષ્ટિ એ કરતા દ્રષ્ટિ નથી એક અકર્તા સ્વભાવ છે શુદ્ધાત્માની દ્રષ્ટિ સમજાયું રાજેન્દ્રભાઈ અને ફાઇલોનો સંભાવ નિકાલ એમાં આ અશુદ્ધ પ્રતિષ્ઠિત આત્મામાંથી આપણી શુદ્ધ પ્રતિષ્ઠા થઈ કે હું શુદ્ધ આત્મા છું રાજેન્દ્રભાઈના મન વાણીને કાયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ કર્મથી ભિન્ન હું શુદ્ધ આત્મા છું સમજાયું ને હવે આ શબ્દથી નથી થતું તમે ગોખ્યા કરવાથી ના થાય એટલે અનુભવ પ્રમાણ હોય તો જે તમને એનો લાભ મળે ત્યાં ના મળી શકે ખ્યાલ આવ્યો અનુભવ પ્રમાણે એનું સંપૂર્ણ સર્વાંગી હોવું જ ઘટે આ પાંચ આજ્ઞાઓ તો તમે જાણો છો ને શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે જ્ઞાનીની આજ્ઞા માટે મોક્ષ બે જ અક્ષરમાં કહ્યો છે બે શબ્દ બે અક્ષરવાળા એક શબ્દમાં શું તો કે આજ્ઞા આજ્ઞા બીજું કંઈ જ નહીં એ જ મોક્ષ એટલે આજ્ઞા એ ધર્મને આજ્ઞા એ તપ કહ્યું એટલે તપ તપપૂર્વકનો આખો ધર્મ ધર્મ સ્વરૂપે રહ્યા કરતો હોય ત્યારે જ આપણે એનો પ્રકાશ થાય નહીં તો ના થાય કોઈ દિવસે તપ સ્વરૂપે આપણું ધર્મ સ્વરૂપ રહેવું ઘટશે એટલે તપ કરવાથી ના થાય પાછું આવી પડે એને તપ કહ્યું દાદાએ શું કહ્યું રાજેન્દ્રભાઈ સમજો છો એવું આપણે જીવનમાં ના સમજી શકીએ નહીં કે આવી પડ્યું છે આ તો ના સમજણ પડે હે પણ તપ આવી પડે છે ખબર નથી ને પછી માની બે છે બસ એટલે અક્રમ વિજ્ઞાન એવું છે કે ચડે તો મગજે ચડી જાય એવું છે ખરી તો મગજથી ઉતરવા માટે મગજ ચડીને ચડેલું જ રહ્યા કરે હવે મને કશી અસર ના થાય કે છે વિચાર વાયુ કે છે હા એ વિચાર વાયુ બહુ વહમો છે ઉદ્વેગ કરાવે હમ એ વેગ જે નીચે નીચેનો હોવો જોઈએ એની કે ઉપર ચડે કે મગજમાં જાય અને પાછું દેખાવાનું ચોખ્ખું ઉદાયું છે આમ સારું કેવું હશે તો સમજાય છે કે નહીં તપ આવ્યું છે કે ના ના બહુ મજાની છે સંસ્કારી ઘર છે અમારું ચાણીનું સંસ્કારી ઘર છે <laughs> અમીન ખડકીનું નહીં <laughs> હે શું કહો છો મનોરબા તપ બહુ સારું નહીં શું છે તપ વસ્તુ બહુ સમજવા જેવી છે આપણા જીવનમાં બધાને અનુભવ થાય છે આ પણ એ પાયામાં તપને આપણે ઠંડુ પાડી નાખીએ છીએ મુશ્કેલી આ થાય છે <laughs> એટલે મહાપરાયણ ઊભું થયું છે તો થતા હરકવા દો ને <laughs> ના હરકવા દે નહીં એ તો બહુ અંદર કેવું ગરમી કરે એવું હોય જ નહીં કોઈ દિવસે એની મહેતે હર ગઈને કોઈ દિવસ ગરમી ના કરે એ તો ઠંડુ કરવા માટે આવ્યું છે બધું શું કે છે બોલર મોટેથી ખોખારીને ખોખારીને બોલ ના ના તપ તો આવ્યા જ કરે ના બેન કે છે ના આવે એવું જાણે એવું બોલાય તમે એ જાણે એ જાણે તમે ના જાણો મારો અનુભવ હું કહી શકું એમને કેવી રીતે કહેવાય પણ તપ આવે પણ હવે દાદાના જ્ઞાનમાં રહીને તપ પણ ઓછું થઈ જાય છે એ બધું સાચું ઓછું થાય છે એટલે અને વધારે થાય છે ક્યાં જોવાનું રહ્યું એ વાત બી બરાબર આ કાળસ તપનો છે આ કળયુગ કયો આખો બરાબર છેલ્લા શ્વાસ સુધી પણ એ તો તમારી બધું સુવાળું છે ને બધું એટલે તમે કેવું એટલે સુવાળા પણ આમાં તપાતું તો બહુ આવકાર મૂક્યો બહુ સારું વાત આવ્યું ખ્યાલ આવ્યો હા જે મોટા આચાર્ય હોય ને એટલે આપણે આચાર્ય પ્રમુખ આચાર્ય બની જવું બ્રહ્મા બધું આપણે જ બની જવાનું શું કહશે મહેતા સાહેબ બીજા કઈ બીજા અગિયાર જણને બોલાવા જઈએ પાસે જમાડવા ના કેવો હશે હશે જ ક્યાં નહીં <laughs> કઈ ગયા મહેશ મોરબી ગયા છે સારો વિહાર કરે છે વિહાર કરીને ગયા છે <laughs> સારું તો જો રાજેન્દ્રભાઈ આઈલોનો સંભાળ નિકાલ કરવો કયું છે ને અકર્તા સ્વભાવનું છે કરવા પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે એટલા માટે હવે સમજ્યા એટલે એવી રીતે સમજવાનું છે આપણે એટલે આપણે શુદ્ધ કરવા નથી જવાનું પણ ફાઇલોના સંભાળ નિકાલમાં આજ્ઞાપૂર્વક રહીએ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે તો એ શુદ્ધ થયા જ કરે સમજાયું એમાં તપ આવવાનું જ છે એ તપ આવશે તારે આપણે એમાં એ બરોબર સંભાળ નિકાલમાં એનો સંભાળ નિકાલ થશે નાખી શકે એવું છે અને ત્રીજું તમે પૂછ્યું છે વિશ્વ પરમાણુઓથી વિશ્રસા પરમાણુઓથી ભરેલું છે હાલ વૈજ્ઞાનિકો એલએચસી એટલે લાર્જ હેડ્રોન કોલાઇડર મદદથી હિગુજ બોઝોન હિગુજ બોઝ નહીં સબ એટોમિક પાર્ટિકલ જે વિશ્વવ્યાપી છે કૌંસમાં જેને વૈજ્ઞાનિકો ગોડ પાર્ટિકલ કે છે તેની શોધ કરી રહ્યા છે તો આ પાર્ટિકલ વિશ્વસા પરમાણુ હોઈ શકે એ બાબત પ્રકાશ પાડવા કૃપા કરું આ તો બચ્ચાઓ ચાંદા મામાને પકડવા જાય અગર તેમને કે લાવી દો ચાંદા મામા માગે એના જેવી વાતો છે રાજેન્દ્રભાઈ વાંચીએ ખરા પણ એ બચ્ચાઓની વાતો જેવું જ વાંચી લેવાનું એ કંઈ ખરાબ છે ખોટા છે એવો આ સવાલ નહીં આપણે કંઈ અભિપ્રાય ઉભો કરવાની જરૂર જ નથી કોઈ જાતની શું કહ્યું પેપરો વાળાને તો છાપવું જ પડે કે ના છાપવું પડે હે આવું કંઈક ચટણી આપશે કંઈક તો જ ગમશે ને બધું તમે શું કહો છો પેપર ગમે કેવી રીતે એટલે શંકુમાર મહારાજ સાહેબે પેપર જુએ પણ એ તો આજકાલ પરિસ્થિતિ જાણીને મૂકી દે પણ ખરી રીતે તો કસાય કહેવાય બધા બધું જ કસાય સમજાયું એટલે એ પરમાણુ ના કહેવાય એ ગોડ પાર્ટિકલ કે છે એના પછી સમજી લો ને એમના ગોડ <laughs> બોલે છે તે સમજાયું ને સમજણ ના પડે એ બધું ગોડ વસ્તુ સમજે ભૂગોળને શોધવા ગયા છે હવે તમે વિશ્રસાનું પૂછ્યું કે વિશ્રસા તો આપણી રીતે એવું છે રાજેન્દ્રભાઈ એ વાત કરાય એવી જ નથી સમજવા માટે બરોબર છે તત્વ રીતે પૂદગલ તત્વ તત્વ સ્વરૂપે સમજવું હોય ત્યારે વિશ્રસા પ્રમાણથી હોય છે એ એ રીતે વાત છે તત્વ અને વિશ્રસામાં દ્રવ્યગુણ અવસ્થા એનું પોતાનું એ હોય છે જ એ દ્રવ્ય છે ને પૂદગલ એવી રીતે વિશ્લેષણ સમજવાનું પણ એ સમજવા સમજવાનું જ છે આજકાલમાં તો દ્રષ્ટિ છે તેટલા માટે બાકી એ વિશ્લેષા લાખ પ્રયત્નો કરે ને એને જોવા જાય દેખવા જાય અને દેખીને સમજે આ બધા વિજ્ઞાનીઓને વિજ્ઞાન તમે વર્ણન કર્યું ને એમને દેખ્યા સિવાય તો એ માને નહીં અને દેખ્યા તો જ એને વિજ્ઞાન સ્વરૂપે પુરવાર કરી શકે નહીં તો ના કરાય અને એમાં પાછું ગણિત અને ફોર્મ્યુલા બધા મુકાય તો જ બીજું ના ચાલે શું હવે પ્રજ્ઞેશજી એવું કે છે પ્રજ્ઞેશ તમે એવું કહો છો કઈ ગયા પ્રજ્ઞેશજી કઈ બેઠા છે એટલે અરે આગળ આવો આગળ આવો તમારો પ્રસાદ છે આજે ત્યાં બેઠા છે ના ના પ્રજ્ઞેશ એટલે વરસાદ તમારો છે ને આવું લેટ આવ્યું નહીં કશો વાત એ બહુ વિનયી વાળો છે આ તો સાધુ છે તમે પાછળ આગળ બેહાડો જાઓ પ્રજ્ઞાસિંહ તમે એવું કહો છો ને શું કહો છો સર કહો કોને આવે વિશ્લેષા પરમાણુની વાત થાય છે મારા બહારની વાત છે વિશ્લેષા પરમાણુ આપણા બધાના બહારની વાત કહેવાય દાદા ભગવાન કહે છે અમારા બધા બહારની વાત તો તમારે શું કહેશો પણ સમજાવ્યું ખરું દાદા એક વિશ્લેષા પરમાણુ શું છે તે અને એ પ્રત્યક્ષપણે જોઈ જાણી શકે એ તીર્થંકર ભગવંતો જ જોઈ જાણી શકે કેવડી ભગવંતો જ જોઈ જાણી શકે એટલે આવી રીતે કહ્યું કે આપણા પછી બોલી નાખે એ તો કેવડી ગમે છે કે છે એટલે કેવડી ગમે શું કહ્યું એટલે આ ભાષામાં આપણે જ્ઞાન આપણે પોતાને પોતાનું જ્ઞાન આપી દઈએ છીએ એવું થઈ જાય છે પછી સમજાયું તો બોલવાનું બરોબર છે પણ વિશ્લેષા પરમાણુની વાત તો આવી રીતે હોય રાજેન્દ્રભાઈ સમજ્યા આ કાળમાં ના હોય વાત કરાય હમ અને એ દેખાય નહીં તમને કહી દઉં લાખ કે લાખ જ બધા હેડોનો કરે ને એના કશું તો વાત નથી અને તમે સમય એટોમિક પાર્ટિકલ કહો છો ને મન અણુ એટમ કે છે અને પરમાણુ એ બેની વચ્ચેની સ્થિતિ છે હવે અણુ જે મનને અણુ સ્વરૂપે કહ્યું એ કયું અણુ સ્વરૂપ તો કે સબ એટમિક છે એ તો અને સબ એટમિક સબ એટમિક છે પાછું એટલે ક્યાં એ પહોંચવાના હતા સમજાયું ને પરંતુ વિજ્ઞાન અસલ વિજ્ઞાની વિજ્ઞાન ભાષામાં આ રીતે કહે બીજા ના કહી શકે જેમને કેવું જ્ઞાન પ્રકાશ સ્પર્શ કર્યો છે અને કેવળ દર્શન પ્રકાશે તમને બધી સમજ આપી દે છે કેવળ જ્ઞાનની બધી એ જ આ કહી શકે બીજા એમની વાણીથી જ એમના વાણી પ્રકારનો આપણને પ્રકાશ મળે બીજો નહીં મળી શકે સમજાયું રાજેન્દ્રભાઈ એટલે વિશ્લેષા તો ના પચી શકાય ફક્ત દ્રવ્યગુણ અવસ્થા સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ એ દશામાં સમજી શકાશે આ કાળમાં એકાદ પદ લો તારે કયું લેશો જેવું જેવું કહો શું બધાને જેવું કે પંચાવન નંબર સંચયનમાં આવું રાજેન્દ્રભાઈ પૂછી લેવું હા એટલે ખુલાસા કરી લેવા તો વિજ્ઞાન આપણે પકડી જાય તો બહુ સારું પડી જાય વિજ્ઞાન સમજી લઈએ તો ચાલો આવ્યો કલ તારણ હાર રે આવ્યો કલ તારણ હાર ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે આવ્યો કલકી તારણ હાર રે આવ્યો કલકી તાર ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે દીવડો જ્ઞાની શુદ્ધ પ્રકાશ રે દીવડો જ્ઞાનની સુદ પ્રકાશ રે દીવડો જ્ઞાની શુદ્ધ પ્રકાશ રે દીવડો જ્ઞાની શુદ્ધ પ્રકાશ રે સેવા પર પ્રાશક જ્યોતિ સ્વરૂપા પાશ રે સ્વ પર પ્રાશક જ્યોતિ સ્વરૂપા પાશ રે જ્ઞાની ચરણે પ્રત્યક્ષ મોક્ષ રે જ્ઞાની चरणे प्रत्यक्ष मोक्ष रे ચોખ્ખું કરે જે સ્પષ્ટીકરણ અહો દોસ્ત રે ચોખ્ખું કરે જે સ્પષ્ટીકરણ અહો દોસ્ત રે આવ્યો कल की तारण हार रे આવ્યો કલ કી તારણ હાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાનયવ તાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાન અવ જગતની ભ્રાંતિ ધોઈ રે કરતા પદની ભ્રાંતિ ધોઈ રે કરતા પદની ભ્રાંતિ ધોઈ રે કરતા પદની ભ્રાંતિ ધોઈ રે શક્તિ महेश्वर मूळ व्यवस्थित सोई रे शक्ति महेश्वर मूळ व्यवस्थित सोई रे આવ્યો કલકી તારણ હાર રે આવ્યો કલકી તારણ હાર રે ઉપકારી પરગટ જ્ઞાનયવ તાર રે મા ઉપકારી પરગટ જ્ઞાન અવ તાર રે કરતા પદની ભ્રાંતિ ધોઈ રે કરતા પદની ભ્રાંતિ ઘોઈ રે શક્તિ મહેશ્વર મૂળ વ્યવસ્થિત સોઈ રે શક્તિ મહેશ્વર મૂળ વ્યવસ્થિત સોઈ રે હારા સાગરે વીરડી મીઠી રે સાગરે વીરડી મીઠી રે શ્રીકાળી આશ્ચર્ય અભેદા ગીતી રે શ્રીકાળી આશ્ચર્ય અભેદા ગીતી રે આવ્યો કલકી તારણ હાર રે આવ્યો કલકી તારણ હાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાનયવ તાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાન અવ તાર દેશના અમૃતમય રસા સ્વાદ રે દેશના અમૃતમય રસા સ્વાદ રે દેશના અમૃતમય રસા સ્વાદ રે દેશના અમૃતમય રસા સ્વાદ રે વ્યોમ ધરા લગ સ્પંદ પૂગ્યા બાદ રે વ્યોમ ધરા લગ સ્પંદ પૂગ્યા બાદ રે ગંગા પાવક ક્ષમા કરુણાર રે ગંગા પાવક સમા કરુણા રે તારણ તારણ વિતરાગ મોક્ષ ઉજ માડ રે તારણ તારણ વિતરાગ મોક્ષ ઉજ માડ રે આવ્યો કલકી તારણ હાર રે આવ્યો કલકી તારણ હાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાનયવ તાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાન અવ તાર રે ધારણ લક્ષ પ્રતીત જાગૃતિ રે ધારણ લક્ષ પ્રતીત જાગૃતિ રે ધારણ લક્ષ પ્રતીત જાગૃતિ રે ધારણ લક્ષપ્રતીત જાગૃતિ રે અનુભવ જ્ઞાની કૃપા ફળ સાધની પક્ષી રે અનુભવ જ્ઞાની કૃપા ફળ સાધની પતિ રે મૌલિક જેમ છે તેમ કાશ રે મૌલિક જેમ છે તેમ અવકાશ રે યાવત સૂરજ ચંદર આગય બિસર વાંસ રે યાવત સૂરજ ચંદર આગય બિસર વાંસ રે આવ્યો કલકી તારણ હાર રે આવ્યો કલકી તારણ હાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાન યવ અવતાર રે મા ઉપકારી પરગટ જ્ઞાન અવતાર રે દાદા ભગવાન આપણી પાસ રે દાદા ભગવાન આપણી પાસ રે દાદા ભગવાન આપણી પાસ રે દાદા ભગવન આપણી પાસ રે યાર ગતિથી છોડાવશે પાસ રે ચાર ગતિથી છોડાવશે પાસ રે દાદા ખોલે છે બાવલાના પાશ રે દાદા કોલ છે બાવલાના પાસ રે તેથી જ આપણા ખુલ્લતા મુક્તિ દ્વાર રે તેથી જ આપણા ખુલ્લતા મુક્તિ દ્વાર રે દીવડો જ્ઞાની શુદ્ધ પ્રકાશ રે દીવડો જ્ઞાની શુદ્ધ પ્રકાશ પર પ્રાશક જ્યોતિ સ્વરૂપા પાશ રે પર પ્રાશક જ્યોતિ સ્વરૂપા પાશ રે જ્ઞાની ચરણે પ્રત્યક્ષ મોક્ષ રે જ્ઞાની चरणे प्रत्यक्ष मोक्ष रे चोखु करे जे स्पष्टीकरण यहो दोस्त रे चोखु करे जे स्पष्टीकरण अहो दोस्त रे આવ્યો કલકી તારણ હાર રે આવ્યો કલકી તારણ હાર રે મહા ઉપકારી પરગટ જ્ઞાન યવ ઉપકાર રે મા ઉપકારી પરગટ જ્ઞાન તાર રે જય સચ્ચિદાનંદ આપણે આ આપતસૂત્રો એસ એમ પટેલે પૂછ્યા છે લઈએ દાદાના દાદાના આપતસૂત્રો જવું નમો વિદરાગાય દાદા ભગવાન નાસીમ જે જયકારો મ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી ત્રણ આપતા સૂત્રો અહીં આગળ છે આપણી પાસે દાદાના પહેલું આપતા સૂત્ર નંબર સાતસો ને છપ્પન સારા ખોટા કર્મોમાં પડે નહીં તે જ્ઞાની દ્વંદ્વાતીત અને રોજનો વ્યવહાર તો છે જ દ્વંદ્વારો બધો આપણે સાથે રહીશું બધા ગમે તે બધા પણ દ્વંદ્વારો જ વ્યવહાર પણ પડે જ નહીં એમાં ત્યારે વિજ્ઞાન ધીમે ધીમે એમ એમ સમજાય આપણને એટલે શબ્દનો વાણીનો વ્યવહાર આપણો ધીમે ધીમે એકબીજાના અરસપરસમાં એક બાટીનો ઓછો થતો જાય જુઓ મહાત્માઓમાં જોજો જેમ ઓછું થાય સમજવું કે ચાલો આપણે અંદર અરસ પરસતામાં આપણે અંદર ઘણું સારું આ થાય છે શું કહો છો હમ તમે શું કહો છો તમે ના પાડો છો તમે બધા ના પાડે છે એ ખોટું પાછું એ ખોટું એ પાછું બેરામ પડી જશો બોલાને છોડો ને આપણે તો જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી હમ બોલનારને જાણીએ ના બોલનારને જાણીએ જવું એટલે સહજ પછી નીકળ્યા કરે બધું વ્યવહાર સહજ બન્યા કરે હમ હમ ઓછા પણ થાય જ તો હંમેશા એમને બહુ આ ક્યાં ભાગમાં પડવું આ સારા ખોટાની આમ થઈ જશે જોજો અરે છતાં પણ ઉદાસીનતા તરફ જવાનું હમ અને સાથે સાથે વ્યવહાર આવી પડ્યો છે વ્યવહાર તો છે જ ને છોડે નહીં ને પણ આવા ઉદાસીન પરિણામો ભસતો વ્યવહાર હોય તો કેટલો સારો હોય શું કહો છો પણ આપણે બધાને મહાત્માને આવી પડે આપતા પુત્રને બધા ના આવે તો કોઈને છોડે નહીં શરીર છે તો ક્યાંથી છૂટવાનો છે આ કાળ એનો છે આખો આખો કાળ એનો છે શું કહો છો દીપક દીપક સ્વામી હા આજે કેમ રજા લીધી જ વધારે આજે છે ટાઈમ છે દાદાજી એમાં ના બોલવાનો ડબલ ગુનો થઈ રહ્યો છે કે નહીં એ કેમ ખબર પડે એને એવી રીતે આપણી સમજણ નથી લેવાનું એ વિજ્ઞાનની સમજણ લેવાનું છે એ જ આ વાત કરીએ છીએ આ વાત જ એ થઈ રહી છે શું ના બોલવાનું એટલે બોલવા સ્વરૂપે ના બોલવાનું સમજો છો તમે એ તો બોલવાના ના બોલવાના બંને ગુનામાંથી તમે મુક્ત થઈએ પછી જ એ તો સમજાય નહીં તો નહીં સમજાય બોલ શબ્દ જેવો છે બહુ વસમોસ બોલ શબ્દ રાજવાની દાડી જેવો સમજાય ને એટલે એ તો બહુ ગંભીર સૂત્ર છે બહુ સમજવું જોઈએ બોલ બોલ રહે છે કઈ બોલ તો જીભમાં અંદર આવ્યો છે રેકોર્ડેડ થઈને બધું શું કરે કમ્પ્લીટ રેકોર્ડેડ થઈ ગયો છે આ રેકોર્ડ થયો વખત બાજુ વાગવાનું બધું એને પાર્ટસ ના હોય ત્યાંથી બાજુ વાગે કેમ કરીને એક રેકોર્ડ હોય છે આટલું વાજુ સરસ બનાવ્યું છે તો કેટલી બધી વસ્તુ હોય છે એમાં ચાવી આપવાની હોય છે પછી અવાજનું ઘોંઘ કરવાનું હોય છે પાછું એને રેકોર્ડ મૂકવાનું બેઠક કરવી પડે વેપારને રગાડવા માટે એનું પછી જોઈએ પાછો પાછું એને કરવા માટે જો પેલી પિન ના મૂકી હોય તો ચાલે નહીં પછી પિન મૂકે ઘસેલી મૂકે તો ખૂટ ખૂટ ખૂટ બોલે બધું બધું જ વરી બધું <laughs> બધું શું કેમ ગંભીર થઈ ગયા કારણ કે હવે તો છે ને દાદા અનુભવમાં એવું આવે છે કે કંટાળો જ આવે છે બસ સાચી છે એવો કંટાળો આવે એ ઉદાસીનતાનું લક્ષણ બધું સારું કહેવાય કંટાળો કરવા જેવું ના એ ઉદાસીનતાનું સારું કહેવાય પરંતુ ચાલે નહીં ને છોડે નહીં આપણને વ્યવહાર એટલે ઉદાસીન ભાવે સંભાળ નિકાલ કરવો શું કહ્યું ઉદાસીનતામાં અંદર કેવું હોય ઉદાસીનતા આપણે પહોંચ્યો અંદર કેવું હોય આ દ્વંદ્વના એકે પક્ષમાં ના હોય અભિપ્રાય એનો અભિપ્રાયનો પક્ષ જ ના લે એ તો મતે મતનો એક પક્ષ ના લે સમજાયું ને એટલે કહ્યું ને સારું ખોટું ખોટું કર્મ કે સારું કર્મ પડવું જ ના પડે જ નહીં તો જ જ્ઞાની હોય બિલકુલ ના પડે બધું વાતો હોય વ્યવહાર સાંભળે ખરા ખોટીની વાત ખોટી નહીં સાંભળે સાચી બધું સાંભળે પણ એમાં પડે નહીં કેમ મરે આમ સાચું કહો છો <laughs> ખરી વાત ને હમ અને છતાં વ્યવહારમાં રહેવું પડે પાછું એ આચા ખોટાવાળા વ્યવહારમાં એ તો રહેવાનો જ છે બધે પણ જેને એનાથી એમાં રહીને પણ મુક્ત રહેવું હોય તો આ વાત છે મુક્ત છે આ થયા છે મુક્તિ છે આપણી પાસે પણ એમાં એ રહેવાની વાત છે આ તો એ સ્વાદ લેવાની હમ બન્યા જ કરે દાદા આગળ શું સાચા ખોટા નતા આવ્યા મહેતા સાહેબ શું કહે છે અરે ઘડીએ ઘડીએ આયા કરતા હતા મનુબેન આવતા હતા શું વાત કરું આપતો પુત્રો ના કહેશે દાદાજી આમાં વ્યવહારમાં સાચું થવાય દેતા હતા દાદા પણ ડૂબે એમ કે ખલે વરને પાછું વરને શું અવાજ છે મજા નથી આટલો માર ખાતો છૂટ નહીં આવે હે કેમ અમમ કરે એટલે આ બધું સમજણનો ભાગ છે આપણો સમજાય છે સાચા ખોટા કર્મ પડે નહીં તે જ્ઞાની સમજે સાચા ખોટામાં સિંગલ ઇન્વર્ટેડ કોમા છે અને જ્ઞાનીમાં ડબલ છે ત્યારે આપણું વિજ્ઞાન પકડાય નહીં તો ના પકડાય પેલું સિંગલમાં હોઈએ ત્યાં સુધી પેલું ફાઇલોમાં નામ ને આજ્ઞાધર્મ ને બધું ઘણું બધું હોય છે સમજાયું ને પણ એમાં આપણે કેવી રીતે વ્યવહારો મળતા જાય છે એમાં કેવી રીતે આપણે જે થાય છે એ જોવાનું છે બહુ સુંદર ટેસ્ટ આપે દાદાએ કહ્યું પાંચ આજ્ઞામાં બધું મોક્ષ છે આખું કેવળ જ્ઞાન છે રાજેન્દ્રભાઈ સાંભળ્યું કે પાંચ આજ્ઞા કેવળ જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એક અંતઃમુહૂર્તમાં એટલે અડતાલીસ મિનિટથી થોડીક થોડીક કિંચિત ઓછી એમાં કેવળ જ્ઞાન ખુલ્લું કરી શકે છે દાદા ભગવાને કહ્યું કે અમારી આજ્ઞા પાંચ આજ્ઞાઓ છે તે જેમ છે તેમ એ આજ્ઞાઓનો એનો આરાધક હવે જેમ છે તેમ પાછું આપણે સમજવા જઈશું પાછા એ અમારી આજ્ઞાનો આરાધક એક કલાકમાં સ્વયં દાદા ભગવાન પોતે પ્રત્યક્ષપણે થઈ શકે છે સ્વયં આવી વાત છે હવે એનો માપ કાઢવા જવાનું નથી આપણે આપણે ટાઈમના તોલા માપ કાઢતા ક્યાંથી આવડશે આપણને ટાઈમથી મુક્ત થઈએ નહીં ત્યાં સુધી ના ખબર પડે આ તો રાજેન્દ્રભાઈ સાંભળો છો સમયથી મુક્ત ના થઈએ ટાઈમથી ત્યાં સુધી આ ટાઈમની ગણતરી ના સમજાય આપણને ટાઈમની ગણતરી તો બહુ વસમી છે ખરું નહીં સાહેબ હે પેલું સાહેબ કહો કે હવે તો ઉડી ગયું નહીં જાત જાતનું શું કહે બીજું બીજું સૂત્ર ત્રણ હજાર ત્રણસો ને ઓગણીસ મનને આત્મામાં લીન કરવું એ મહાન ગુનો છે પ્રેક્ષક અને ફિલ્મ બે એક થઈ ગયા તો જુએ શું ફિલ્મ ચાલતી હોય ને પોતે પ્રેક્ષકને બે એક જ થઈ જાય તો કોણ જોનારો અને કોણ ફિલ્મ રહી એવું થઈ જાય મન તો ફિલ્મો બતાવે તેના આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સંયોગોના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એવી રીતે કહ્યું છે પરંતુ આપણે બાર પોથીના પાઠ માટે આ ભેદ વિજ્ઞાન છે કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો પૌદગલિક અવસ્થાઓનો રાજેન્દ્રભાઈ સમજ્યા હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું જૂના જ્ઞાનના ટંકોત્કીર્ણ છું એટલા માટે અજ્ઞાતા દ્રષ્ટા માત્ર છું ટંકોત્કીર્ણ ગુણ છે અને જ્ઞાતા દ્રષ્ટા પણ કેટલું સુંદર છે એ સમજવાનું છે ટંકોત્કીર્ણ બહુ જ તીર્થંકર ભગવંતોનો ઋષભદેવ દાદાથી ચાલ્યો આવતો મહાવીર ભગવાન સુધીનો એક જ શબ્દ યથાર્થપણે રહ્યો છે ટંકોત્કીર્ણ એટલે આપણે કહીએ ને ટંકોત્કીર્ણમાં તેવો શુદ્ધાત્મા છે બટેવો એને ગમે તેવું સમજાવવા જશો પણ એનો અર્થ નહીં નીકળે તમારે આપણા શબ્દકોશમાં એનો ઇક્વેલ ના નીકળે અને બહુ મુશ્કેલ છે એનું ટ્રાન્સલેશન કરવું પણ શાહ સાહેબે કર્યું કંઈક ઇનમિસિબલ એવું કહ્યું એમને Immiscible. સમજ્યો ઇમિસિબલ આ બધા મિસિબલ લાઈફમાં અને લિવિંગમાં પોતે ઇમિસિબલ એવું થઈ શકે તું તો આંખો બંધ કરીને કરી લઉં છું સાચું કે કાંઈ કાંઈ કાંઈ બહુ એ છે પાકો આજે પ્રજ્ઞેશભાઈ તરફથી આપણે પ્રસાદી મળવાની છે એટલે કે પ્રસાદમાં <laughs> અને અમારા પ્રોફેસર જેસી સાહેબ ડોક્ટર જેસી પટેલ સાહેબ હમ એકલા કેમ બોલો છો એમને નામ બોલો ને જન્મ તારીખ છે એટલા માટે એમને એમને જન્મ તારીખ એટલે મળ્યો આપણને હા એમને પીએચડી કર્યું છે કર્યું છે પીએચડી તો શું MA library library science MA MA library science કર્યું છે લો લાઇબ્રેરી સાયન્સ શું કહેવાય લાઇબ્રેરી સાયન્સ શેમાંથી નીકળે શરીર ના હોય કઈથી નીકળવાનું મોટી લાઇબ્રેરી દાદાજી વ્યવહારમાં રહ્યા ક્યારે કહેવાય આપણે કહ્યું હતું ને કે વ્યવહારમાં તો રહેવું પડે એ આપણો નિશ્ચય સાબુત રહ્યો હોય ત્યારે વ્યવહારમાં રહ્યા કહેવાય નિશ્ચય સાથે નિશ્ચય સાબુત રહ્યો હોય એટલા ભાગમાં એટલા અંશ એમ જ વ્યવહાર સિદ્ધિ થાય છે ને આપણી વ્યવહાર શુદ્ધિ જ અહીંયા થાય છે નિશ્ચયની હાજરીમાં જ વ્યવહાર હોય છે નિશ્ચયની હાજરી વગર વ્યવહાર હોઈ શકતો નથી અને વ્યવહાર બધા જાણે છે કે નિશ્ચયની હાજરી વગર કશું કહેવાતું જ નથી એ માણસ જીવતો હોય તો વ્યવહાર નહીં તો જીવતો ના ક્યાંથી વ્યવહાર કે બધા આમ તો બહુ ડાયા પાસે એ જ્ઞાન તો બધું પાક્કું જ બધા <laughs> બિલકુલ પાક્કું જીવતું હોવું ના હોવું નહીં બચ્ચાને સમજાવવું ના પડે પણ ફક્ત શ્રીમદજીને સાતમા વર્ષે થયું જરા જિજ્ઞાસા થાય અને હાસું એમાંથી વિચારણા એટલે આખું પડર ગયા તારે એમને બધું ખુલ્યું આખું જાતિ સ્મરણ જ્ઞાન કે છે એટલે બધું ભૂતકાળે દેખાયો આમ હોય તેમ હોય એમાંથી ભવિષ્યકાર સમજાયું આવી રીતે ત્યારે કેવી સુંદર વર્તમાનતા એને કહેવાય ભૂતકાળથી મુક્ત થયેલા હોય આપણે સંપૂર્ણપણે અને ભવિષ્યકાર આપણી સમજમાં આવતો જતો જાય પણ એને પકડીએ નહીં આપણે શું કહ્યું પકડવા જઈએ પણ આ તો જૂથ વ્યવહારમાં જોજો જેમ ત્યાં આપણે કારને પકડવા જઈએ છીએ એટલે પછી કાર આપણી પાછળ પડે છે શું કરે તારે કાર આપણી પાછળ પડે એટલે દાદાને યાદ કરીએ ને દાદાને તે દાદા એવા છે ને બહુ સુંદર <laughs> આપણે ખસી જવાનું ત્યાંથી દાદા મૂકી દીધા એટલે પછી કાર આવું નજર કરે ને કાલ ક્યાં હું ક્યાં ફસાઈ ગયો અમને આગળ કે તે બરી બસમાં થઈ જાય કે દાદા કવિ બારે એવા છે નહીં હે બરદાને ઉતા શીતળતા કરે બધી કા કાલ પકડીએ છીએ આપણે હાથમાં હે શું વાત કરે છે તે દહી થઈ ગઈ કાલ પકડીએ આખા દાડામાં આપતો કાળજી જરા કાળથી મુક્ત થયા છીએ કાળથી મુક્ત ટાઈમ સમજાયું નથી એની ભાષગળો પડી બધાને કાળ સમજવું એ બહુ તત્વ બહુ ગંભીર છે કાળ તત્વ આપણા દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય એના માટે બહુ પાછું પોતાના દરેક પોતાની સમજણો હોય છે દિગંબરો કાર તત્વને એમની રીતે જાણે શ્વેતાંબરો એમની રીતે જાણે દિગંબરો અસર ખરા એટલે એને તત્વ સ્વરૂપે સ્વીકારે કે તત્વ સ્વરૂપ છે પણ અસ્તિત્વ સ્વરૂપ નથી તત્વ સ્વરૂપ અસ્તિત્વ સ્વરૂપ હોય જ પણ અસ્તિત્વ કોને કે છે કે દ્રવ્ય કે છે એટલે કાળ એ દ્રવ્ય નથી કે છે પણ કાલ અણુ છે એટલે કાલાણુને પણ દ્રવ્ય સ્વરૂપે ઓળખાયા ખરા પણ એ અણુ સ્વરૂપ નથી અણુ સ્વરૂપ નથી પ્રમાણ સ્વરૂપ છે શું છે કયું શાનું પ્રમાણ તો કે અવસ્થાઓનું અવસ્થાંતરપણે પરિવર્તનશીલપણું એનું આ પ્રમાણ છે અને કેવી અવસ્થાઓ તો કે એક પૂતગલ પરમાણુ વિશ્વસા અને એક પૂતગલ પરમાણુ એ બેની વચ્ચેનો ગાળો અથવા તો એક જ પૂતગલ પરમાણુનો એનો આખો સમયનો ગાળો સમય કહે છે એને એટલે આત્મા અને વિશ્વસા પરમાણુનો સંબંધ છે એવી રીતે પરમ વિશુદ્ધિ એ કરીને રાજેન્દ્રભાઈ સમજાયું વિશેષામાં એટલે કાળ એ તો પરિવર્તનશીલતાનું પ્રમાણ છે તત્વી તાત્વિક પ્રમાણ છે તાત્વિક પ્રમાણ હોય નહીં ત્યાં સુધી આપણે કાળ તત્વને સમજી જ ના શકો સમજો આ જીવનને જીવનની બધી અવસ્થાઓ ના પકડાય શું કહ્યું મોટી આપો બોલો છે કન્ટિન્યુટી પણ જે જે અપેક્ષા કહેવા માંગે છે બે બે વચ્ચેનો ગેપ રીતે શરીર છે ત્યાં સુધી સાદવાદપણે જ વાત હોય એકાંતિક વાત થઈ શકે જ નહીં કોઈ પણ પ્રકાર એટલે કારની બાબતમાં પણ એવું જ છે પણ પછી સાંપ્રદાયિક દ્રષ્ટિમાં એ સાંપ્રદાયિક દ્રષ્ટિને જેવું દેખાયું એવું હોય બધાને એ વ્યૂ પોઈન્ટો છે બધા વ્યૂ પોઈન્ટો વ્યૂ પોઈન્ટો ક્યારે કહેવાય કે એક જ હોય એ પ્લુરલ ના હોય શું કહ્યું એ યુનિલેટરલ હોય ત્યારે વ્યૂ પોઈન્ટ કહેવાય છે એટલા માટે આજ્ઞા આપી છે કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બંને યુનિલેટરલ સ્વરૂપ છે તેને સુનિલેટરલ સ્વરૂપ સમજવા માટે આપણે આજ્ઞા છે આ તો તો વ્યવહાર આવો પ્લુરલ વ્યવહાર યુનિલેટરલ કેવી રીતે સમજાય મહેતા સાહેબ પ્લુરલ એટલે કે જેટલો પ્લુરલ એટલે અનેક ગણો બધો અને એને એક સ્વરૂપ સમજવું એ સહેલી વાત છે આપણે પોતાને સમજવા મુશ્કેલી પડે આ એક સ્વરૂપના ઘણા સ્વરૂપે કેમ દેખાય છે આ બધું શું થાય સમજાય છે ને એટલે કહ્યું એટલે પૂતગલમાં એક જાત કઈ આવી રીતે કહી કારણ કે પૂતગલ એક જ સ્વભાવનું છે એટલે એક પૂતગલ મહાવીર ભગવાને અખંડ મહાભદ્ર પ્રતિમા એમની એક અખંડ રાત્રિની ધારણ કરી અખંડ રાત્રિની હ અને એમને વર્ધમાનને એક જ પૂતગલ સ્વરૂપે બધી રીતે જોયા એ સ્ટેજમાં આવેલા ત્યારે એમનો આખું પરાક્રમ ભાવ હતો જબરજસ્ત પરાક્રમ ભાવ હતો એક જ પૂતગલ સ્વરૂપે હું શુદ્ધ આત્મા છું અને આ વર્ધમાન એક જ પૂતગલ સ્વરૂપે છે આખી રાત જોયું એમને એટલે આમાં બધા ભૂતકાળના બધા અવસ્થાઓ પર્યાયો એ બધું જ એમાં રિફ્લેક્ટ થતું જોઈએ એક જ આવતું એની વિવિધ ભાતો પુષ્કળ હોય જાત જાતની રીતે હોય પણ એક જ જાતનું કયો સૌ એ જાત કઈ તો કે ગલનજાત ગલનજાત કેવી તો કે પૂરેલી હતી એ પૂરેલી હતી પૂરણ અને પોળી પૂરી હારી લાગશે પૂરણ પોળી મીઠી ખાઓ કે છે રાતે સમજાયું એક જ જાત જેવું ને જેવા ભાવે જેવી બધું દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી પૂર્ણ થયેલું તેવું તે આજે ગલન થઈ રહ્યું છે એટલે ગલન પ્રકારમાં એક જ જાત છે એટલે એક પૂતગલ કહ્યું એને પણ એમાં એક જાત સમજાય નહીં ને કોઈને કેવી રીતે સમજી શકે કે આવું છે ને તેવું છે ને આમ છે તેમ છે ને આવું થઈ જાય એક જ પછી ખાલી લખવાથી બોલવાથી નિર્દોષતા કશું જ ના આવે બહુ મુશ્કેલ છે બહુ તકલીફ છે આ તો હું તો એના મોડે બેહી રહ્યા હોય ને અને સીધે સીધું સીધા થઈને હંમેશા કહ્યું છે આપણે વ્યવહારમાં કે બેટા થઈને ખવાય બાપ બાપ આગળ બેટા થઈને તો બેટો ખાય પછી બાપનો બાપ થઈ જાય ત્યારે બાપને બેટાનો સંબંધ કેવો થઈ જાય પણ અહીંયા એવો નથી થતો એ તો બધો પ્રેમનો સંબંધ રહે એક પ્રેમનો માર્ગ છે ને તો પ્રેમનો માર્ગ એક જ જાત છે એ સમજાય ને એટલે આખી નિર્દોષ રસ્તી ખુલ્લી તો ખરાબ થઈ ગયું પણ એ ક્યારે કે મત એ કઈ ઉભો જ ના થવો જોઈએ માથું જ ઉચકાવવું ના જોઈએ અંદર એ માથું ઉચકાની હાથે એ જાત એક દેખાય જ નહીં તમને એટલે બધું થઈ ગયું છે શું જમાત થઈ જાય જમાત <laughs> જમાત થઈ જાય જમાતખાનું શું કરે સમજ્યું એટલે મનને આત્મામાં લીન કરવું કહ્યું છે પરંતુ આજ્ઞાધર્મમાં આપણે જ્ઞાતા જ્ઞેય સંબંધ મન જ્ઞેય છે આપણે જ્ઞાતા છીએ એટલે મન તો આખી લાઈફ લોંગ ફિલ્મ છે આખી લાઈફ લોંગ સૂતા જાગતા કન્ટિન્યુઅસ એમાં એન્ડ આવે જ નહીં તો ચાલ્યા જ કરે છે એને જોયા જાણવા કરી પરંતુ આજે હજુ આપણો તપનો પાયો છે ને એના કારણે આવું છે અને મહાવીર ભગવાનને વર્ધમાનમાં વર્ધમાન નામ સ્વરૂપે ત્રીસમે વર્ષે તપ કલ્યાણક આવ્યું દીક્ષા કલ્યાણક આવ્યું ત્યારે દીક્ષા લીધી તારે જ આવે છે એમ નથી આવતી પણ આપણે આ દીક્ષા વગર આપણે થયું છે જો તમે આપતા પુત્રો થયા તો પણ તમે દીક્ષાવાળા કહેવાઓ જો હજુ શું થઈ છે વાત સમજાય છે હવે આપતા પુત્ર દશા છે એને એને હું સમજ નતો તે આવી વાત છે નહીં સમજાયું આટલી જ વાત સમજવાની છે વેહ નડતો હોય તો ખરાબ થઈ ગયો પછી આપણને વેહ જાણું નડે હે દાદાને આપણે ગમે તેવું કરવા ગયા પણ એમને દેશ નડે જ કોઈ રીતે આખી થ્રુ આઉટ ફેરફાર માત્ર ના હોય એક પરમાં આમ તેમ ફેરફાર જરાય ના હોય જે છે તે સહજ બસ સહજ મિલા तो दूध दुग्ध और मांग लिया वो दूध पानी है दूध मांग के लिया ना मांग के लिया दूध मैंने तो पानी बन गया अरे ये क्या हो गया अब पानी दे दो अरे दूध भी है स्वच्छ दूध है तो मुझे पानी साथ क्यों लगता है और सहज मिला पानी मिला तो दूध से भी अधिक स्वाद अच्छा आता है દુષ્ય વ્યક્તિ સહજ મિલાપ આ કુદરતી પણ છે સમજી કે નહીં એટલે બે છોકરા રંબાડજે હું પ્રસાદી આપે છે કે નથી આપતા એટલે મન આજ્ઞાધર્મથી આપણે જ્ઞાતકની સંબંધ પ્રસ્થાપિત થયો એટલે હવે જેમ જેમ મન સમજાતું જતું જાય જોવા જાણવાથી તેમ તેમ એનો લય થતો જતો જાય એટલે અવસ્થાઓ બધી લઈ થતી જતી જાય છે હવે સમજાયું એ ફિલ્મ જેટલી જોઈ જાણી તેટલી અવસ્થાઓ લઈ થાય એટલે મનનો લઈ કે છે શું મનમાં લીન થવું એ વસ્તુ બહુ જુદી છે એ કરતા ભાવ વગર ના હોય એટલે પેલા માર્ગમાં છે આખું અને એ માર્ગમાં આ કાળમાં હોતું નથી એટલે ગમે તેવું લખે તેમાં પણ આજે ગમે તેવા મોટા સાધુ આચાર્ય હોય મોટા ભટ્ટારક હોય કોઈ હોય લખે તો પણ એ લીન શબ્દ જ વપરાય લય નહીં વાપરી શકાય મનોલય મનોલય છે અધ્યાત્મ શબ્દ છે શાસ્ત્રોમય છે પરંતુ એનો યથાર્થ પડે એનો કોઈ અર્થ ના નીકળે એ લીન પડે એટલે કરતા ભાવમાં જ જાય હંમેશા સમજાયું અને આપણે મહાત્માઓને મનોલય એટલે આખું લય અવસ્થાઓ બધી ક્ષય થતી જતી જાય એટલું લય થયો મન સમજાય એટલે કેવળ એ જ્ઞાન જ્ઞાત દ્રશ્ય સ્વરૂપ થઈ જાય આપણે જ્ઞાતા દ્રષ્ટા એટલું બધું ધીમે ધીમે અંશે અંશે આ બધું થયા કરે આપતા સૂત્ર નંબર ત્રણ હજાર ત્રણસો ને છોતેર બુદ્ધિપૂર્વકની નમ્રતા બુદ્ધિપૂર્વકની સરળતા બુદ્ધિપૂર્વકની પવિત્રતા આ બધા ગુણો હોય તો મોક્ષના દરવાજામાં પેસાય આ બધા ગુણોનો સંગ્રહ હોય ત્યારે જ્ઞાની ભેગા થાય ત્યાર વગર જ્ઞાની ભેગા ના થાય જ્ઞાની ભેગા ના થાય એટલે પુણ્યાનુબંધી પુણ્યનો યોગ ખરો આપણો પરંતુ જ્ઞાની ભેગા થયા પછી પણ દાદા ભગવાને પંચોતેરની સાલની એક સુંદર સત્સંગમાં એમને કહ્યું છે મુંબઈના સેવન્ટી ફાઈવના આપણે અક્રમ વિજ્ઞાનમાં આવી ગયો છે બહુ પ્રકાશ થયો છે એનો આપણા ગિરધરભાઈ મહાત્મા હતા અને શાંતિલાલ હતા નારેચાર્ય બે મોટા વડીલો હતા ત્યાં આગળ બધું વાતો ચાલે એની એમાં દાદા ભગવાને કહ્યું છે તમને બધા મળ્યા છે આવા આ કાટલા આટલા માર્ગ ચંદ્રકાંત પહેલા મળ્યા તે થયા પછી અગિયાર માઇનસ અગિયાર અગિયાર વાળાને અમે આપ્યું છે અને બધા હોય તો અમે પાછળ કરી દીધા બધા એને પરંતુ એ શ્રીમદને ત્રણ પુરુષો મળ્યા હતા એવા અમને મળ્યા હોત તો આજે કેવળ જ્ઞાન એમને કેવું જ્ઞાનનો સ્વાદ આવ્યો હોત એવું દાદા ઉગાના વચનો છે સેવન્ટી ફાઈવની કેસેટમાં બહુ સુંદર વચન કર્યું છે એના માટે આપણે માપી લેવાનું કે આપણને જ્ઞાની મર્યાદા હોય આપણી આટલી બધી સરળ બુદ્ધિને સમજી લેવાનું બુદ્ધિ નથાવી એટલું સહેલું નથી અને મહાત્માઓને બુદ્ધિના સમ્યક પ્રકારો થતા જતા જાય એ બહુ બહુ હિતકારી થાય અહીંયા એની સમ્યક બુદ્ધિની વાત કરી છે આ સમ્યક બુદ્ધિની અને મહાત્માઓને બધાને લાભ તો થાય જ સમ્યક બુદ્ધિના અંશો બધા જ્ઞાન પ્રાપ્તિ પછી જ ખુલ્લા થાય એમ ના થાય સમજાયું ને કે આપણી અંદર બધાને થયેલા જ હોય બધા કંઈ ના કંઈ એ એની આ વાત કરી છે પણ એ પ્રાપ્તિ પછી થાય છે દાદા પેલી એવું તે સમર્પણતા સ્વીકારે છે અને કુંદ થાય છે સમર્પણ આપણે થયા કે એમને સ્વીકારી બધું શું ભાઈ કોને હા બધા જાણીએ છીએ આપણે આપણે શું સમર્પણ કર્યું જી જી બધું તમે શું કે છે ના એટલે એટલે વાત સાચી છે પણ દાદા જાણે આ એટલે આ વાત સમર્પણ વિધિ થાય એ તો ખરી વિધિ જે છે જે થયું તે બધું અડધું કામ થઈ ગયું અને પછી બાકીનું થઈ જાય છે શું પણ દાદા ત્યાં સ્વીકારી લે છે અને બધી રીતે આખું આખું પોતે એવું વસ્તુ સમર્પણ સમર્પણ તો બધી રીતે આમે બહુ બહુ સમજવાનો શબ્દ છે બધા ધર્મોમાં શબ્દ છે જ ને એટલે આવી રીતે છે બુદ્ધિવાળી વાત એટલે આપતા સૂત્ર થઈ ગયા ભાઈ તમારા ત્રણ હા બોલો મોટેથી લો જોરથી લો આવ્યું છે કે બધું કલ્પશક્તિના પરિણમનનું ફળ છે બધું કલ્પશક્તિના પરિણમનનું ફળ છે તો પછી તો હવે આજ્ઞા ધર્મથી એ કલ્પશક્તિ કઈ રીતે આખી બધું ફેરફાર લાવે છે કે એનું પરિણામ આખું ફરી જાય છે જેનાથી પૂતગલ સંક્રમિત થઈ જાય છે આખું એ થાય કલ્પશક્તિ આત્માની મૂળ સ્વભાવ શક્તિ છે કયો સ્વભાવ તો કે જ્ઞાયક સ્વભાવ બધે જ બધામાં આત્મા તો હાજર છે જ અને આત્માનો સ્વભાવ તો છે જ પણ જાણ્યું નથી ને કે આત્મા શું છે અને આત્મા શું નથી એટલે જે નથીનો ભાગ છે અનાત્માનો એને અનાત્મા સ્વરૂપે જાણ્યો નથી અને આત્મા આત્માનો ભાગ છે અને આત્મા સ્વરૂપે એમ જાણ્યું નથી બંનેના ગુણોના વિભાજને કરીને સ્પષ્ટ નોખા પડે એ જયારે જણાય સમજાય તો આપણને ગ્રહણ થાય પ્રાપ્ત થાય ત્યારે જ આ થાય એટલે ત્યારે જે કલ્પશક્તિ ખુલ્લે છે સ્વભાવ શક્તિ એ જ્ઞાયક સ્વભાવથી ખુલ્લે છે જ્ઞાયક એટલે પ્રજ્ઞા શક્તિ જે છે પ્રજ્ઞાશક્તિ એ કાર્ય કરતી કેવી રીતે થાય છે પ્રજ્ઞાશક્તિ ચેતવ ચેતવ કરે છે પણ ચેતવે કે તરત જ પેલી આપણી કલ્પશક્તિ જ્ઞાયક સ્વરૂપે છે એ જ્ઞાયક સ્વરૂપે એનું કાર્ય થાય છે ક્રિયા થાય છે કઈ ક્રિયા તો કે શુદ્ધ જ્ઞાન ક્રિયા અને શુદ્ધ દર્શન ક્રિયા આ બંને ક્રિયાઓ સાથે રહ્યા કરે છે સાથે સાથે હોય સમજાયું પરંતુ હવે આપણે અહીંયા આગળ દર્શન જ્ઞાનને ચારિત્ર છે એટલે આજ્ઞા ધર્મથી દર્શન દ્રષ્ટિ ખુલ્લી અને દ્રષ્ટિ ભલી ખુલી એનાથી આ પૂતગલના ઉદય પરિણામોના કર્મપાકમાં કર્મ વિપાકમાં વિપાક કહેવાય એને એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ બરોબર ટાઈમિંગ આવે તારે જે પાકે વિપાક એટલે કેરી બરોબર પાકી હોય અને શાક થઈ હોય શાક અને નીચે ખરી પડે તારી ખરી મીઠી કેરી આ ખેતરવાળા બધા જાણે હમ પણ તમે નાનપણમાં ખાધેલી નહીં ના અમે આવી રીતે ખાધેલી એટલે દાદાનો એટલા ટાઈમમાં હતી એવી રીતે છે આ કર્મ વિપાક એમાં આપણને વિપાક વખતે એમાં કોઈ પણ પરિણામ ઊભું ના થાય આ કે તે આ કે તે આમ કે તેમ એમાં મને પણ મારા એ કશું ના હોય એટલે મારા પણ ઉપર આપણું ફંક્શન ઓછું થતું જતું જાય જેમ જેમ કેમ તેમ એ જ્ઞાયક શક્તિ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જ્ઞાયક સ્વભાવે જ રહે સમજો ત્યારે એ કલ્પશક્તિ નિર્વિકલ્પ સ્વરૂપે આપણને બહુ સુંદર રીતે રહ્યા કરે નિર્વિકલ્પ એટલે નિર્વિકલ્પ સમાધિ તો કઈ આપણને પણ એ કલ્પશક્તિ ખુલ્લી થઈ છે એના કારણે છે કલ્પશક્તિ ખુલ્લે નહીં અને નિર્વિકલ્પ સમાધિ હોઈ શકે નહીં એટલે આ કાળમાં એ કૃપા સાધ્ય થઈ ગયું કલ્પશક્તિ બહુ અદભુત છે આત્માની મૂળ શક્તિ મૂળ પછી અંદર અનંત શક્તિઓ છે બરાબર ચાલો જય સચ્ચિદાનંદ નહીં તો આપણે પેલું જયંતિભાઈ આપ્યું હતું ને પણ એમને પોતાનું છે એમને આપજે કપિલાબેનને હા પોતાને કે તમે કહ્યું છે કે તમે પોતે જ અંદર એનું ખાસ વિચાર ખર્ચ કરજો અંદર ઉતરજો એટલું કહ્યું છે કે શું આ કંઈક બધું મેં કોઈને આપવાનું નથી પોતાના માટેનું એટલે બહુ આનંદ આવશે ઉઠો જય સચિદાન બીજું બધું થઈ જાય બધું જ હવે પછીનો પ્રોગ્રામ આ મુજબ છે આજની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ છ થી આઠ બાબુકાકાના હોલમાં રહેશે આ શનિવાર ચોવીસ તારીખે પ્રાતવિધિ હિતેશભાઈ ઠક્કરના નિવાસસ્થાને બી છેતાલીસ જય ખોડિયા સોસાયટી નારાયણનગર પાસે ગોરવા ગામની પાછળ ગોરવા રહેશે અને હવે પછીનો દાદાજીનો સત્સંગ સત્યાવીસમી તારીખે મંગળવારે સવારના નવથી દસ સુધન એપાર્ટમેન્ટ એટલે આ જ જગ્યાએ રહેશે ત્રેવીસ ચોવીસ અને પચીસ દાદાજી અમદાવાદ છે જે સૌ જાણે છે કાલે પાર્શ્વનાથ હોલનું ઉદઘાટન છે ચારથી સાત આગ્રહ બહાર કાઢું છું Thank you.